ચાલીસ બંગલા છે આવી જાઓ આપણે જે બે વખત તમે હતા નહીં તો રિવિઝન કરાવી દેશે તમને કૃપા કરાવી દેશે ને એની એના વચ્ચે કોઈને કંઈ છૂટી જતું હોય નોટ્સના બેઝ પર કરાવો પહેલા નિત્ય કર્મ જોઈ લીધું હતું હવે નૈમિતિક કર્મ નૈમિતિક કર્મ એટલે આ કોઈ નિમિત્તે કરવામાં આવતું હોય તો એ નૈમિતિક કર્મ એટલે કોઈ ઓકેઝનલી જેમાં આપણે વિચારીએ કે મુહૂર્ત કઢાવીને કઈ બી કામ કરાવવું હોય તો આપણે જ્યારે બી મુહૂર્ત કરાય તો બધા નૈમિતિક કર્મ આવે એમાં આપણે પહેલું જોઈ ગયા હતા સંસ્કાર જે ડિટેલમાં આપણને સમજાવ્યું હતું પેલું ગર્ભદાન શ્રીમંતોનયન નામકરણ નિષ્કામ અન્નપ્રાશન જે આપણે પહેલા કરી રહ્યા હતા પછી છે શ્રાદ્ધ શ્રાદ્ધ બે પ્રકારના હોય છે પહેલું જે શ્રાદ્ધ આવે છે એ મહિનામાં જે થાય શ્રાદ્ધ એ અને જે દિવસે મૃત્યુ થયું હોય એ તિથિએ જે હોય ત્યારે બે પ્રકારના શ્રાદ્ધ હોય છે પછી હા પછી ત્રીજું પ્રાયશ્ચિત એટલે અપરાધને કારણે જે આપણે કરતા હોઈએ છીએ કર્મમાં જે અયોગ્ય બને છે ત્યારે આપણે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તો પ્રાયશ્ચિત એ પ્રાયશ્ચિતમાં પાછું બે પ્રકારનું હોય છે પાપ અને અપરાધ એમાં જે પાપ જે છે એ સિરિયસ નેચરનું છે અને અપરાધ જે છે એ લાઇટ નેચરનું છે પછી જોયું દાન એટલે ડૉક્ટરના આદેશ પ્રમાણે તો આપણે કમ્પલસરી દાન કરવું જ જોઈએ એ નૈમિત દાન છે નિત્ય દાનમાં શસ્ત્ર વિધિથી સંકલ્પ કરવું જરૂરી નથી જ્યારે નૈમિત્તિક દાનમાં સંકલ્પ જરૂરી હોય છે પછી વ્રત ઉપવાસ વ્રત એટલે નિયમ ઉપવાસમાં ઉપ એટલે નજીક અને વાત એટલે જવું એટલે નજીક જવું એનો રૂઢ અર્થ ભૂખ્યા રહેવું શાસ્ત્રમાં ખાલી ભૂખ્યા રહેવું એવું નથી એમાં મુખ્ય હેતુ એવું હોય છે કે ઈષ્ટ દેવ જે આપણા હોય કે અરજ દેવ હોય એમની નજીક જવું બીજું આપણે આપણા અલૌકિક અલૌકિક જે બધી મોહમાયા હોય બધું છોડીને આપણે ઠાકોરજીની નજીક જઈએ તે એમાં પછી દેવતા ભેદ છે એમાં દેવને ઉદ્દેશીને વ્રત ઉપવાસ કરવામાં આવે છે આપના દેવ કે દેવી જે આપણે એમને ઉદ્દેશીને આમ તો એવો કોઈ દિવસ જ નથી કે જેમાં ઉપવાસ ના હોય પણ આવી રીતે આપણે કોઈ પણ એક કે એક દેવી દેવતાને માનતા હોય તો એમને ઉદ્દેશીને જ કરવું જોઈએ પછી પછી આગળ જે જે જે વર્ણાશ્રમ ધર્મનું કીધું હતું તે વિશે સંભળાશે ઊંધુ અચ્છા ચાલશે તો એમાં જે જે વર્ણાશ્રમ ધર્મનું કીધું હતું એ છે કે જેમ વર્ણ ચાર હોય છે અને આશ્રમ પણ ચાર હોય છે તો એમાં જે જે એવું કીધું હતું કે જે સામાન્ય ધર્મ હોય છે જે દસ આપણને જે જે કીધા એ દસ આવડશે તો જ આપણે વિશેષ ધર્મને ફોલો કરી શકીશું તો એ પ્રાઇમરી સ્ટેજ જે છે જે યુનિવર્સલ છે જે બધા માટે છે ચાહે બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય શુદ્ર હોય કે કોઈ પણ આશ્રમમાં હોય કે એ બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર કે વૈશ્ય ના હોય તો પણ એને આ પ્રાઇમરી જે ધર્મ છે એ તો એને ફોલો કરવો જ પડશે એ ફોલો નહીં કરે તો એ વિશેષ ધર્મને ફોલો નહીં કરી શકે તો એમાં જે સ્ટેજીસ છે એ જે જે શીખવાડ્યા હતા કે બ્રહ્મ વિશેષ ધર્મ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ હા એટલે જે જે આશ્રમ નતા સમજાયા ને હા એટલે બ્રહ્મચારી ગ્રહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ એ આશ્રમ જે જે સમજાવતા હતા કે બ્રહ્મચારી આશ્રમ છે એમાં હોમ મંત્રોચ્ચાર સંધ્યા આ બધું કરવું જોઈએ બ્રહ્મ યજ્ઞ છે એ બધું કરવું જોઈએ તો બ્રહ્મચારી જે છે એટલે એ પોતાનું ઘર છોડીને તેનાથી નિવૃત્તિ થાય તો જે ગ્રહસ્થ આશ્રમ છે એમાં ગ્રહસ્થ આશ્રમ છે એમાં પ્રવૃત્તિ છે અને વાનપ્રસ્થ આશ્રમ છે એમાં નિવૃત્તિ છે અને સંન્યાસ બધું જ છોડી દેવાનું છે એટલે અમુક એવા એવા કર્મ હોય છે કે એવા આશ્રમ હોય છે કે જેનાથી પ્રવૃત્તિ થાય અને અમુક એવા હોય છે જેનાથી નિવૃત્તિ થાય જેમ ગ્રહસ્થમાં આપણે કશું બી કમાઈએ તો આપણા ઉપર બીજા બધા આશ્રમ મતલબ કે જોડાયેલા છે કે આપણે અગર નહીં ગમીએ તો સંન્યાસીને કોણ પૂરતું કરશે કે વાણપ્રસ્થ આશ્રમનું કોણ પૂરતું કરશે તો એ ટાઈમે પ્રવૃત્તિ છે અને જેમ વાણપ્રસ્થ કે સંન્યાસ આશ્રમ છે એમાં નિવૃત્તિ છે એ બધું છોડવાનું છે વાનપ્રસ્થમાં આપણે ઘર છોડીએ છીએ અને પછી સંન્યાસમાં બધું બધું છોડી દે છે તો એવું નથી કે એ ટાઈમે આપણે યોગ્ય કે કશું નથી કરવાનું સંન્યાસમાં બધું છોડી દીધું તો શાસ્ત્ર એવું નથી કહેતો કે તમારે કર્મ કરવાના બંધ કરી દેવાના પણ એમાં જે મતલબ જે જે રીતે સમજાવ્યું કે યજ્ઞમાં જે બધી વસ્તુઓ વપરાતી હોય તો એ ગ્રહશાસ્ત્રમ વાળો અગર યજ્ઞ કરશે તો એની સામગ્રી ને બધું વધારે હશે જ્યારે સંન્યાસ વાળો કરશે તો થોડું એ વખતે માનસિક રૂપથી બધું હોય છે અને પછી તો ફરી જે જે રિવિઝનમાં નિત્ય નૈમિતિક કર્મ છે તો એમાં જ આગળ કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ સમજાયું હતું કે જે કામ્ય કર્મ હોય છે એ અગર આપણને કોઈ કામ મતલબ બધાએ કરવા એવું જરૂરી નથી નિત્ય અને નૈમિત્તિક કર્મ એવા છે કે અગર આપણે કરીશું તો ન્યુટ્રલ છે મતલબ આમ એનું કોઈ પાપ બી નથી પુણ્ય બી નથી એવું કરવા જોઈએ અને કામ્ય કર્મ એવો છે કે તમે તમને અગર કોઈ કામના હોય તો જ તમારે કર્મ કરવાનો તો એમાં શાસ્ત્ર એવી રીતે કામ્ય કર્મનું ડિસ્ક્રિપ્શન આપે છે કે અગર તમને કશી ઈચ્છા છે તો તમે એને પૂરી તો કરશો જ કેવી બી રીતે તો એના કરતાં શાસ્ત્ર એવું કહે છે કે હું હું જ કહી દઉં છું કે એ કર્મ અગર તમારે અગર તમને કશી કામના છે અને એને પૂરી કરવી છે તો એને કેવી રીતે કહી છે કે આપણે કોઈ રોંગ વે પર જઈને એ કામનાને પૂરી ના કરીએ એટલે શાસ્ત્ર ખુદ જ આપે છે કે તમારે કોઈ પણ કામના હોય તો હરેક કામનાને પૂર્ણ કેવી રીતે કરવાનું એના માટે કામ્ય કર્મ છે એ કામ્ય કર્મમાં એવું સમજાય છે કે એ એક જાતનું બંધન છે એ તમે અગર કોઈ પણ કામના રાખો છો તો એને ભોગવવી તો પડશે જ તમારે તો એ એક બંધન થઈ ગયું કે અગર તમે કામના કરો છો તો એને પૂરી કરશો તો એને ભોગવવી તો પડશે જ્યારે નિત્ય અને નૈમિત્તિક કર્મમાં કોઈ બંધન નથી અને પછી નિષિદ્ધ કર્મ તો જે ના કરવું જોઈએ એ નિષિદ્ધ કર્મ કરવાથી પાપ થાય છે હા પિતૃઋણ દેવઋણ અને ઋષિઋણ એ બે ડિવિઝનની નામ કયા કઈ કેટેગરીમાં તમને વિચાર દેવ હા એટલે જેમ એવી રીતે જોઈતું કે નિત્ય કર્મમાં જે છે તો એમાં સ્વાધ્યાય છે હા એ જે આખા જે લિસ્ટ આપી એક મિનિટ નિત્યકર્મ કહી ગયું નિત્યકર્મમાં જે છે સ્નાન સ્વાધ્યાય એ તો એને જે જે સમજાય છે કે એ પંચ યજ્ઞ તરીકે છે દેવ યજ્ઞ પિતૃ દેવ દેવ યજ્ઞમાં સંધ્યા જપ હોમ વૈશ્વદેવ અને દેવ પૂજન છે એવી રીતે જે ત્રણ ઋણ છે દેવ ઋણ પિતૃ ઋણ અને ઋષિનું ઋણ એમાં એવી રીતે સમજાયું હતું કે જે દેવ યજ્ઞ છે એ યજ્ઞ મતલબ આહુતિ આપીને અને એવી રીતે અને અતિથિ યજ્ઞ પણ છે પંચ યજ્ઞમાં પાંચ ગણાયા હતા ને હા શ્રાદ્ધ હા તર્પણ અને શ્રાદ્ધ અતિથિ યજ્ઞ સંજ્ઞા જપ હોમ જપ હોમ વૈષ્ણદેવ દેવ પૂજન દેવ પૂજન સ્વાધ્યાય

દોષ આપે છે એટલે વસ્તુ એવી છે એનું વર્ગીકરણ તમે કઈ રીતે કરો છો એમાં ઉદ્યોગ ની અંદર શું આવે પ્રાણી ગોગરાટ પ્રાણી જીવમાં ગોગરા અતિથિ યજ્ઞમાં જે અત્યારના વ્યવહારમાં

શીઘ્ર આવડત ઉકેલા પરતવામાં વર્તવાની લીધે જ્યારે બધું બેસી જાય એની માટે ત્યારે કન્યાના માતા પિતા મોરના પર ઊંઘા એ રીતે એ સામાન્ય રીતે તો રત્નથી આવે તો એ રીતે પકડવાના હોય તો એ અતિથિ સત્કારની વિધિ છે એ વિધિનું એક બીજું નામ છે લખી લો તમે નાની નાની એમાં આઈટમો તો ઘણી બધી છે પણ એને મધુપર્ક કહેવાય છે મધુપર્ક પછી અતિથિમાં જેમ વિશિષ્ટ અતિથિ હોય સાધારણ અતિથિ હોય એ પ્રમાણે એના સત્કારમાં જે ફેરફાર થતો હોય તે થતો હોય પુષ્ટિ માર્ગમાં અને આમ ધાર્મિક જે રીતિ રિવાજો છે એમાં આપણે ત્યાં માલા તિલક પછી પગ રોવાના એટલે કેશર સ્નાન એના રૂપમાં ભોજન કરાવવું કઈ દક્ષિણા કે ભેટ ધરવી વસ્ત્ર આપવું આ બધું આપણે ત્યાં જે રિવાજ છે એ રિવાજ પ્રાચીન કાળમાં કોઈ પણ અતિથિ માટે હતો અને એટલા માટે આપણે વાર્તા સાહિત્યમાં જોઈએ છીએ કે કોઈ પણ અતિથિ આવે તો એમને ઘર સુધી લઈ આવવું એમને આગ્રહ કરીને રાખવા ઘણા વૈષ્ણવોના ચરિત્રમાં એવું પણ આવે છે કે જે તીર્થયાત્રા માટે જતા હોય તો એમને ખર્ચી પણ આપતા અને પોતાના ગુરુને ત્યાં જયારે જતા હોય તો એમની પોતાના તરફથી ખાલી હાથ દંડવત ન પહોંચાડે એટલા માટે એમને ભેટ વગેરે પણ આપતા એમને ભોજન કરાવતા આ બધા રિવાજ છે પ્રાચીન કાળમાં કેમ કે અતિથિમાં એવી દૃષ્ટિ હતી કે ઘરમાંથી નીકળે તે જ કાળમાં યાત્રા બહુ કઠિન હતી એટલે બધા લોકો સહજતાથી યાત્રા કરી ન શકતા જે લોકો યાત્રા માટે નીકળતા એમનું બહુ અપુભાગ્ય માનતા કે આ લોકો નીકળી શક્યા અને એવી રીતે ક્યારેક આપણે પણ નીકળીએ તો આપણને પણ કોઈ આશ્રય મળી જાય એ જાતની અવેરનેસ દરેકની અંદર હતી કે જો આપણે કોઈ પણ અતિથિનો સત્કાર કરશું તો આપણે ક્યાં પણ અવસર હશે તો આપણનો પણ સત્કાર થશે એ બહુ વ્યાપક રીતે અને એના માટે શાસ્ત્રમાં ઇષ્ટાપૂર્ત નથી નો આપણ ઈષ્ટાપૂર્ત કર્મનું વિધાન છે એમાં રસ્તા ઉપર આરામ ગ્રહ બંધાવવા પછી પ્યાવું એટલે પાણીયારું જલની વ્યવસ્થા અન્ન ક્ષેત્ર વાવ કુવા તળાવ એ ખોદાવવા આ ઈષ્ટાપૂર્ત કર્મનું પણ આ દ્રષ્ટિથી બહુ મહત્વ પ્રાચીન કાળમાં હતું બ્રજ ક્ષેત્રમાં અને તીર્થોમાં તો આજની તારીખમાં પણ લોકો આવું કરતા હોય છે અન્ન ક્ષેત્ર હોય છે પછી જલની વ્યવસ્થા હોય છે ઠેર ઠેર રેલવે સ્ટેશન ઉપર ત્યાં પણ આપણે તીર્થોમાં જોઈએ તો કોઈ શ્રેષ્ઠ શ્રીમંતના તકતીઓ લાગેલી હોય ને એમના પુણ્ય સ્મરણમાં આ જલની વ્યવસ્થા કે આ પુણ્ય સ્મરણમાં ધર્મશાળાની વ્યવસ્થા ગોકુલની અંદર તમને જો ખ્યાલ હોય જૂના લોકોને उजड़ाऊ वाली धर्मशाला करसन કરતન નાથાની ધર્મશાલા આ બધી ધર્મશાળાઓ છે એ તે સમયના વૈષ્ણવો દ્વારા યાત્રીઓની સુવિધા માટે આજે છે બે રૂપિયામાં તમને રૂમ મળે છે તો આ બધું જે છે એ ઈષ્ટાપૂર્ત કર્મની અંદર કહેવામાં આવ્યું છે હવે આજના સમયમાં આપણે જેમ ગુજરાતી સમાજ ઘણા બધા રાજ્યો અને ઘણા બધા તીર્થોમાં આપણને જોવા મળે ચાર ચારધામમાં જાઓ તો તમને ગુજરાતી સમાજ મળે ત્યાં બીજી બી બાબા કાલી કમલી વાલાની ધર્મશાલા એ આખા ઉત્તરાખંડની અંદર બધી જગ્યાએ જોવા મળે એટલે એમના જે શિષ્યો છે એ પોતાના નામથી નહીં જેથી કર્મબંધન થાય પણ પોતાના ગુરુના નામથી આ બધા સત્કાર્યો કરે જૈનોમાં અને જૈનોમાં તો સકામતાનો ઘણા વધારે છે પણ ક્રિશ્ચનોમાં અને મુસલમાનમાં વ્યક્તિના નામથી કોઈ પણ જાતની સખાવત ને આ બધી વસ્તુ નથી હોતી ધર્મના નામથી જ હોય છે હિન્દુ ધર્મમાં જે આ ફળો છે સકામતાનો એનો પ્રભાવ પછી એનું જે પ્રોડક્ટ જૈન ધર્મ છે એમાં પણ એ ફળો આવ્યો વ્યક્તિ પૂજાનો શક્તિઓ વગેરે કોઈ દાન ના આપે આજકાલ અત્યારે જે નવી સંપ્રદાય પેદા થયા છે એમાં જો આપણે દાદા ભગવાનનું જોઈએ તો એની અંદર પણ કોઈ જગ્યાએ કોઈ તકતી તમને જોવા નહીં મળે અહીંયા વાઘોડિયા રોડ ઉપર કે ત્યાં ડબોઈ રોડ ઉપર એમનું કેમ્પસ છે જોજો તો કોઈ જગ્યાએ તમને તકતી જોવા નહીં મળે કે આ દાતા સરસ્તી આ કે ફલાણા દાતા સરસ્તી આપણા હિન્દુઓની અંદર તો એક નાનકડી ટ્યુબલાઇટ આપી હોય બસો રૂપિયા તો એની પટ્ટી ઉપર નામ લખાવે કે આ ફલાણા તરફથી ટ્યુબલાઇટ છે ગ્લાસ આપે તો ગ્લાસ ઉપર પણ લખી મારે કે આ ગ્લાસ મારા તરફથી આપણે સળેલું તંત્ર છે તો ઇષ્ટાપૂર્ત આ મુખ્ય અતિથિ સત્કાર અને મધુપર્કની વિધિ છે એના અંતર્ગત આવે છે ભૂતેગી છે એમાં ગોગ્રાફ એક સેમ્પલ તરીકે છે પણ સમસ્ત પ્રાણી જાત છે એના પ્રતીકના રૂપમાં ગાય ધર્મની દૃષ્ટિથી પણ ગાય વિના હિન્દુ ધર્મ નું એક ડગલું પણ ભરી ન શકાય એટલે ગોગ્રાસ છે એને મુખ્ય રૂપથી માનવામાં આવ્યું છે બાકી જેટલા પણ પ્રાણી પશુ પંક્ષી છે કીડીઓને કણ આપવું પક્ષીઓને ચણ આપવું કાગડાઓને પોતાના પિતૃઓના સ્મરણ માટે કાગવાસ આપવો તે જ રીતે કૂતરાઓને પણ પિતૃઓના કે જે સદગત હોય એના સ્મરણે કઈ ખાવાનું આપવું આ બધી અવેરનેસ આપણે ત્યાં સદા રહી છે આના સિવાય પ્રાણીઓ પ્રત્યે સદભાવ અને દયા એટલે જે પાલતુ પશુઓ છે એના સંબંધમાં પણ જે રાજ્ય દંડ વિધાન છે અને જે નીતિશાસ્ત્ર છે એમાં રાજાએ પોતાના પ્રજામાં કઈ જાતનું સુશાસન રાખવું એના માટે કેટલાક નિયમો બનાવ્યા છે જેમાં તમે કોઈ ઘર નોકર રાખી રહ્યા છો તો નોકર સાથે માલિકનો વ્યવહાર કેવો હોવો જોઈએ એની એક નીતિ રાજા નિશ્ચિત કરે છે શાસ્ત્રમાં તે જ રીતે તમે કોઈ પશુ પાસેથી કામ લઈ રહ્યા છો એ પશુ બળદ હોય કે ઘોડો હોય કે ગધેડો હોય કે એક્સવાઇઝેડ કંઈ પણ હોય તો એની પાસેથી કેટલું કામ લેવું અને કેટલાથી વધારે તમે કામ લો તો એ માલિકને દંડિત કરવો રાજા એ એના દંડ વિધાન પણ શાસ્ત્રમાં છે એટલે જેમ તમે આટલું લોડ ગાડીની અંદર ભરી રહ્યા છો તો તમારે એક બળદ નહીં પણ બે કે ત્રણ કે ચાર બળદ તમારે રાખવા જોઈએ આટલી નાની નાની બાબતો પણ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે એ જ રીતે નોકર ચાકરના વિષયમાં અત્યારે આપણો વ્યવહાર એવો છે કે ઘરનો કર હોય તો વધુ ઘટ્યું પછી બચેલું હોય તે આપણે એને આપતા હોઈએ તો શાસ્ત્રમાં એનો બહુ નિષેધ છે સૌથી પહેલા નોકરને જમાડીને પછી માલિકે જમવું આ શાસ્ત્રમાં વિધાન છે આ એને આપણે પ્રાણીવત ટ્રીટ કરી રહ્યા છીએ તો શાસ્ત્ર ત્યાં પણ આપણને થોડા કાન પકડે છે કે આ ઉચિત વ્યવહાર નથી ઋષિઓનું યજ્ઞમાં આપણે એ વાત જોઈ સ્વાધ્યાય આપણે લખ્યું પણ સ્વાધ્યાય જે છે એ વેદાધ્યયન પછી છે બ્રહ્મચર્ય અવસ્થામાં વેદાધ્યયન એ ઋષિ યજ્ઞ છે કે ઋષિ ઋણ છે એ અદાયગી કરવાની છે અને ગ્રહસ્થાશ્રમમાં એનું રૂપ સ્વાધ્યાયના રૂપમાં છે એટલે અહીંયા આપણે બે વાત લખવી જોઈએ વેદાધ્યયન બ્રહ્મચર્ય આશ્રમમાં અને આ ગ્રહસ્થ સ્વાધ્યાય આ જ એક્સટેન્ડ પછી વાનપ્રસ્થમાં પણ થાય છે વાનપ્રસ્થમાં પણ સ્વાધ્યાય રહે છે પણ સંન્યાસની અંદર સ્વાધ્યાય નથી પણ ત્યાં બ્રહ્મચિંતન છે એટલે કોઈને કોઈ રૂપમાં વેદ સાથેનો સંસર્ગ ચારેય આશ્રમની અંદર જળવાયેલો શાસ્ત્રે રાખેલો છે પિતૃયજ્ઞની અંદર આપણે એવા જોઈએ છીએ કે તર્પણ નિત્ય હોય છે तर्पण आनित्य प्रतिदिन विशेष अवसरों में श्राद्ध श्राद्ध क्या सुधी त्रन पेढ़ी त्रिपुरुष श्राद्ध कहवा पिता पितामह प्रपितामह એટલે પિતા દાદા અને પરદાદા એ જ રીતે માતા પ્રમાતા પ્રમાતામહ માતામહ અને પ્રમાતામહ એમ ત્રિપુરુષ એમ ત્રણ પેઢી છે માતા નહીં ત્યાં પણ એ રીતે આ શ્રાદ્ધનો પ્રકાર છે અને શ્રાદ્ધમાં એવું પણ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિનું શ્રાદ્ધ કરનારું કોઈ ન હોય માન લો આપણે કોઈ વ્યક્તિએ સદભાવથી સંપત્તિનો વારસો આપ્યો હોય ભલે આપણે લોહીના સંબંધથી માતા પિતા વગેરે ન હોય તો એનું પણ શ્રાદ્ધ કરવું જોઈએ તે જ રીતે જેના પ્રત્યે આપણો સદભાવ હોય અને એનું કર્મ કરનારું કોઈ ન હોય એવા વ્યક્તિનો શ્રાદ્ધ તર્પણ આદિ કરો તો એને બહુ મોટું પુણ્ય શાસ્ત્રમાં બતાવ્યું છે કોઈ એવું મૃતક હોય કે જે મૃતકનો સગાવવાનું કોઈ અંતિમ ક્રિયા કરનારું ન હોય દાહ કર્મ વગેરે માટે તો એનું અંત્યકર્મ કરવું એનું પણ બહુ મોટું પુણ્ય છે પણ એમાં સામાન્ય રીતે નિયમ છે કે પોતાનાથી નીચલા વર્ણ છે એના અંતે કર્મ નહીં કરવા પણ ઉપલા વર્ણનું કે સમાન વર્ણનું કરી શકાય એવા કેટલાક સૂક્ષ્મ સમાન નિયમો છે પણ આ બધા મૃતકના પ્રતિ આપણા બધા કર્તવ્યો છે એ વાત છે એમાં ઘણા બધા પ્રાચીન કાળમાં એ હતી વસ્તુ કે આ બધું શા માટે એવું થયું એમાં લૌકિક અલૌકિક બંને કારણો છે કે જે લોકો શાસ્ત્ર નથી જાણતા કે શાસ્ત્રીય રહસ્યો નથી જાણતા પિતૃ સંબંધી કર્મોના વિષયમાં એ લોકોની પણ લૌકિક દ્રષ્ટિથી તો પોતાના સદગતોના પ્રત્યે કોઈને કોઈ લાગણી હોય જ છે એટલે શાસ્ત્રીય વિધિનું જ્ઞાન ન હોય તેમ છતાં પણ લૌકિક દૃષ્ટિથી કંઈ ને કંઈ એમની સ્મૃતિના રૂપમાં ફોટો લગાવે કે માલા પહેરાવે કે લોકોની અંદર કંઈ એને બોલાવીને એને વ્યવહાર કરે લૌકિક દૃષ્ટિથી આશ્વાસન માટે એને આ બધી પ્રક્રિયા તો સર્વત્ર હોય છે પણ જે મૃતક છે એના સંદર્ભમાં આપણા શાસ્ત્રમાં એ વાત કહેલી છે કે આપણે આપણા શરીરમાં જીવતા જીવ જે રીતે ઇન્દ્રિયોમાં દેહમાં આપણી મમતા હોય છે એવી રીતે આપણી આત્મા છે એનું પણ જે શરીરની અંદર એ રહી છે એના પ્રત્યેનું આકર્ષણ પ્રબલ રહે છે ઘર આપણે ઘણા વર્ષો સુધીમાં રહ્યા હોઈએ એને મૂકીને જઈએ સ્કૂલ જેમાં આપણે આટલો લાંબો સમય ભણ્યા હોઈએ એને છોડીને જઈએ તો આપણી મમતા એની સાથે જોડાયેલી રહે એ જ રીતે આત્મા છે એને શરીર પ્રત્યેની મમતા પણ રહે છે ઘર પ્રત્યે એના પરિવાર પ્રત્યે તો જ્યાં સુધી એનો ઉચિત કર્મ થી એની તૃપ્તિ ન કરી દેવામાં આવે ત્યાં સુધી એ જીવાત્મા એના તરફ આકર્ષિત થયેલી રહે છે એની ગતિ આગળ થતી નથી એટલે જ્યાં સુધી વર્ષી કર્મ એમાં એવું નિયમ છે કે જેમ દ્વાદશા ત્રયોદશા સુધીના તો વિશિષ્ટ શ્રાદ્ધ હોય છે એ શ્રાદ્ધનું સ્વરૂપ એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે નો દાહ કર્મ કરવામાં આવે અને મનુષ્ય અગર અગ્નિહોત્રી નથી તો શરીરને વિધિપૂર્વક દાહ ન કરીને એને કાષ્ઠવત દાહ કહેવામાં આવ્યો છે એટલે જેમ શરીરને ડિસ્પોઝ કોઈ રીતે કરવું એમ લાકડાની માફક એને બાળી દો હવે પછી જ્યારે શરીરને બાળી નાખ્યું ને હવે શરીરની વિધિ કરવાની બાકી રહી ગઈ તો શરીરનું ફરીથી નિર્માણ કરો એ શરીરથી નિર્માણ કરવા માટેના શ્રાદ્ધ છે જે પ્રતિદિન થતા હોય છે સામાન્ય રીતે અત્યારે એ દશા એકાદશા દ્વાદશા ત્રયોદશા એ રીતે બારમું તેરમું એવું બધું શ્રાદ્ધનું સ્વરૂપ જે હોય છે એમાં એ મૃતકના ઇન્દ્રિયોનો એક એક ઇન્દ્રિયોને ત્યાં યાદ કરીને એનું એક શરીરનું નિર્માણ કરવામાં આવે છે જે ડીકમ્પોઝ થઈ ગયું છે એને ફરીથી કરવામાં આવે છે તે પછી મોટો શ્રાદ્ધ જ્યારે થાય તે વખતે એના અંદર એ આખો સાંગોપાંગ એનું શરીર સીધું થઈ જાય તે પછી પિંડદાન વગેરે કરી પિંડીકરણ વગેરે કરવામાં આવે એ થઈ ગયા પછી એક વર્ષ પર્યંત પ્રતિદિન શ્રાદ્ધનો ક્રમ ચાલે વર્ષી શ્રાદ્ધ જ્યારે થાય ત્યાં સુધી એની અવસ્થા પ્રેત રહે છે ત્યાં સુધી એને પિતૃ અવસ્થામાં નથી જતો પણ જ્યારે વર્ષિષાદ થઈને એને કફંડીકરણ થઈ જાય તે પછી એ મૃતક છે પ્રેત યોનિમાંથી એને પિતૃયોનિની અંદર પ્રાપ્ત થાય એ પિતૃયોની એની ત્રણ પેઢી પર્યંત રહે એટલે ત્રણ પેઢી પર્યંત એનો પુત્ર અને એનો પોતરો અને એનો દીકરો એ યોગ્ય રૂપથી જો અંતિમ ક્રિયા કરતો રહે તો પછી એ પિતૃયોનીમાંથી દેવીઓની એને પ્રાપ્ત થાય આ જાતનો એનો ક્રમ છે તો એને કારણે આપણે ત્યાં નિશ્ચિત અર્પણ પછી ત્રિપુરુષ શ્રાદ્ધ છે તીર્થો વગેરે વગેરેની અંદર શ્રાદ્ધ છે આ બધાનું મહત્વ આપણે ત્યાં વધારે રહ્યું છે આ એનું શાસ્ત્રીય કારણ છે કોઈ વખતે એ શ્રાદ્ધની વિધિ આપણે જોઈએ ને આપણને આનંદ આવે કે કઈ રીતે ફરીથી આખા શરીરનું નિર્માણ કરીને એને એની અંદર આદાન કરવામાં આવે છે અને એને એના પહેલાના જે પૂર્વજો છે એની સાથે એને જોડવામાં આવે છે આપણો પણ એની સાથે જે કર્મ કરતા છે એનો સંબંધ બાંધવામાં આવે છે એવું રોચક છે તો આ ચિત્રયોગ થયું અને દેવયજ્ઞ પંચયજ્ઞની દ્રષ્ટિથી આ આપણે વિભાજન જોયા પછી બીજો કયો વિષય જોયો હતો આપણે નિત્ય નૈમિત્તિક કામ્ય નિષિદ્ધ અને પ્રાયશ્ચિત હજી બીજો કોઈ વિષય જોયો હતો અને હા આશ્રમની હા એ ચર્ચા આપણી બાકી રહી હતી તમારા માટે એનું તમે કરી લીધી ચર્ચા આશ્રમ સંબંધમાં શું કર્યું કોઈ પિતૃ તો આવ્યા નથી આશ્રમના સંબંધમાં શું વિચાર કર્યો આશ્રમ ચાર છે બ્રહ્મચર્ય અને સંન્યાસ વેદાધ્યયન માટે બ્રહ્મચર્ય હા એને અનાશ્રમી કયો હે ને એટલે આશ્રમાદ આશ્રમમ ગચ્છે તો બ્રહ્મચર્ય આશ્રમ એટલે વેદાધ્યયન આ એનું કર્મ એની વૃત્તિ દીક્ષા બ્રહ્મચારી દીક્ષા માંગી અને આ બે એવા મુખ્ય વસ્તુ છે વેદાધ્યયન એ કર્મ છે એનું અને દીક્ષા એની વૃત્તિ છે વેદાધ્યયન જ્યાં સુધી સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી એ ગુરુકુલમાં વાસ કરે તે પછી એનું સમાવર્તન થાય સમાવર્તન એટલે ઘર ભેગા થવું ઘર વાપસી સમ્યક આવર્તન ફરી પાછું જ્યાંથી આવે ત્યાં પાછું મોકલવું હવે સમાવર્તન પછી આશ્રમ છે આઈડિયલી એમાં આપણે એ વાત જોઈ હતી કે આશ્રમ છે એ બાકીના ત્રણેય આશ્રમોનું મૂળ છે એને ટકાવી રાખનારું છે કેમ કે જો ગ્રહસ્થ ન હોય તો બ્રહ્મચારી કોની પાસે માંગે ગ્રહસ્થ ન હોય તો જે આપણી પિતૃઓની પરંપરા છે વંશ પરંપરા છે એ કેવી રીતે આગળ થાય ગ્રહસ્થાશ્રમ ન હોય તો બ્રહ્મચારી પેદા ક્યાંથી થાય એ જ રીતે ગ્રહસ્થાશ્રમ ન હોય તો સંન્યાસી સંન્યાસ આશ્રમનો નિર્વાહ કોના આધાર ચાલે હવે ગૃહસ્થાશ્રમમાં આપણે જોયું તે પ્રમાણે સૌથી વધારે ત્યાં ક્રિયા યજ્ઞ અને દ્રવ્ય યજ્ઞ એને બતાવવામાં આવ્યા છે ગ્રહસ્થાશ્રમી જે છે એની આજીવિકા પોતાના વર્ણ અનુસાર હશે બ્રહ્મચર્યાશ્રમની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય પ્રકારના જે બ્રહ્મચારી છે એ બધાની એક સમાન આજીવિકા છે ભિક્ષા પણ ગૃહસ્થાશ્રમમાં અગર બ્રાહ્મણ છે તો એના કર્તવ્યો અને એની આજીવિકા આશ્રમ અનુસાર બદલાઈ જશે વર્ણ અનુસાર એટલે બ્રાહ્મણ હશે તો વેદ ભણવું એનું ધર્મ ભણાવવું એની આજીવિકા દેવ યજન કરવું એ પોતાનો ધર્મ અને યાજન એટલે યજ્ઞ આદિ કરાવવા અને એની દક્ષિણા મેળવવી એ એની વૃત્તિ તે જ વસ્તુ છે અગર અયાચિત રૂપથી કોઈ માગ્યા વગર એને કોઈ આપે સન્માન મિત માની કે નહીં તો એ પણ એની આજીવિકા એને પ્રતિગ્રહ કહે હવે ક્ષત્રિય છે તો રક્ષા કરવું પ્રજાની રક્ષા કરવું અને એની પાસેથી ટેક્સ લઈને એનાથી પોતાનો નિર્વાહ કરવો એ જૂના સમયમાં ઘણા ક્ષત્રિયો એવા કે જે લોકોને રાજ્ય આશ્રય ન મળ્યો એ લોકો પોતપોતાના નાના નાના રાજ્યો સ્થાપિત કરી અને રહ્યા નાના કબીલાઓની અંદર હવે મોટા રાજાઓ જે વખતે એમને દબાવતા તો એ લોકોને પાસે બીજો કોઈ ઉપાય ન રહી જતો તો એટલે લૂંટફાટમાં એ લોકો ચડી ગયા પણ એ લૂંટફાટ બે જાતના હતા સંપન્ન લોકોને લૂંટતા કે નિર્બલ રજવાડાઓ છે એની સાથે યુદ્ધ કરીને એમનું ધન લાવી અને પોતાની પ્રજાનું પોષણ કરતા તે સમયની એ અત્યારે એ જાતનું નથી તો આપણે એના બીજા રસ્તાઓ અપનાવ્યા છે ટેક્સ દ્વારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી અને બીજી કોઈ રીતે કોઈને લડાવી ચડાવીને અને પોતાના શસ્ત્રો એને વેચીને જેમ અમેરિકા વગેરે કરતા હોય છે તો મોરોલેસ એ સ્થિતિ અત્યારે પણ છે પણ થોડું વ્હાઇટ કોલર જોબ જેવું થઈ ગયું છે પહેલા એકદમ કોઈના ઉપર આક્રમણ કરી અને એ રાજ્યને પોતાની અંદર મિલાવીને એની આવક લઈ લેતા એ રીતે કરતા હતા અત્યારે પણ ચીન વગેરે દેશો છે એમની આવી જ નીતિ છે અત્યારે આપણે જોઈએ છીએ તો કે રાજ્યનો સતત વિસ્તાર કરતા રહેવું જોઈએ જેટલું રાજ્ય વિસ્તરે એટલું આપણે આપણું જે મેઇન સેન્ટર છે એ પ્રોટેક્ટેડ થઈ જાય કેમ કે બીજાની રીચથી બહાર થઈ જાય તો ગ્રહ ક્ષત્રિય છે ગ્રહ એના માટે પ્રજાનું રક્ષણ અને મહેસૂલ ટેક્સ એની આવક એની વૃદ્ધિ અગર વૈશ્ય છે ધર્મ તો એના જ છે યજ્ઞ આગાદી આપણે જે નિત્ય કર્મમાં અને નિત્ય કર્મમાં જોયું એ દરેકના માટે કોમન છે ક્ષત્રિય હોય વૈશ્ય હોય ચાહે બ્રાહ્મણ હોય આજીવિકામાં ખેતી પશુપાલન વાણિજ્ય આ છે વેપાર એક વૈશ્યની આજીવિકા શુદ્રના માટે કોઈ પણ કર્મ નથી પણ ત્રણ વર્ણ છે એની સેવા કરવી એ શુદ્રનું કર્મ અને એ જ એની આજીવિકા કહી છે વાનપ્રસ્થ આશ્રમ છે એ ગ્રહસ્થ આશ્રમ ના જ બધા કર્મ છે પણ એ વનમાં કરવાના છે એટલું એમાં અંતર છે એટલે અહીંયા વાનપ્રસ્થ આશ્રમમાં દ્રવ્ય યજ્ઞ કરતા વધારે તપો યજ્ઞ એની મહત્તા સંન્યાસ આશ્રમ છે એની અંદર કોઈ પણ જાતના યજ્ઞ યજ્ઞયાગાદી કર્મો કે વેદનું અધ્યાપન અધ્યયન આ બધું બધું કેન્સલ થઈ જાય છે અને કેવલ ઈશ્વર ચિંતન અને નિરંતર પર્યટન કરીને એને મૃત્યુની વાત જોતા રહેવું આ જાતનો એક જાતનો આશ્રમની વ્યવસ્થા છે આ થઈ ગઈ સ્પષ્ટ આમાં કઈ ના છે કન્ફ્યુઝન હવે આ જે છે એ પહેલા રાજા દ્વારા ગવર્ન થતી હતી આ વ્યવસ્થા જેમ આજની તારીખમાં સ્કૂલ તરફથી એમ કહેવામાં આવે છે રાજ્ય તરફથી કે શિક્ષા અનિવાર્ય હોવી જોઈએ તો દરેકને કમ્પલસરી ભણવાનું એ મુરાજ્ય છે પેલા એમ કે તો દરેક વેદાંત એન્ડ કરું બણેયા પછી ઓપ્શન હતા આમાં પા કે બ્રહ્મચારી એમ ઈચ્છે કે મારે ગૃહસ્થ નથી થવું તો ચાહે તો એ આજીવન બ્રહ્મચારી રહે વેદાંત જન કરતો રહે અગર બ્રહ્મચારી એમ ઈચ્છે કે ની મારે હવે વૈરાગ્ય થઈ ગઈ છે મારે કન્યાથી થવું છે જો એ બ્રાહ્મણ બ્રહ્મચારી છે તો સંન્યાસી બની શકે પણ ક્ષત્રિય કે વૈશ્ય બ્રહ્મચારી હોય તો એ સંન્યાસી ન બની શકે પણ એ બ્રહ્મચારી રહી શકે આજીવન બીજો ઓર્ડર છે ગ્રહસ્થ ગ્રહસ્થાશ્રમનો એ બ્રહ્મચર્યાશ્રમના પછી ગ્રહસ્થ આશ્રમ સ્વીકારે તે પછી એ વાનપ્રસ્થ થઈ અને સંન્યાસી થાય અથવા વાનપ્રસ્થને સ્કીપ કરીને ગ્રહસ્થ માંથી સીધો સંન્યાસી પણ થઈ શકે अथवा आजीवन गृहस्थ रहे आज ये व्यवस्था से जो ब्रह्मचारी जो आजीवन ब्रह्मचर्य आश्रम में सेवा इच्छे तो इन्हें नैष्ठिक ब्रह्मचारी कहवा ब्रह्मचारी फॉर एवर नैष्ठिक બ્રહ્મચારી એ જ રીતે નૈષ્ઠિક ગ્રહ નૈષ્ઠિક વાનપ્રસ્થ નૈષ્ઠિક સંન્યાસી સંન્યાસી તો નૈષ્ઠિક થવાનો છે જાતે ક્યાં પછી આવે Oh. અનાજ અનાજ તો અનાજની રોપણી નેવું ગમે એક જગ્યાએ વાવણી તો આપણે વાર્તામાં જોઈએ છે ઘણી બધી કે ઘણા બધા પોતાના છે તે ઋષિઓ સંન્યાસી હતા એવું કોને કહ્યું એવું જરૂરી નથી ઋષિ હોવુંનો મતલબ સંન્યાસી એવું મતલબ નથી આપણે ત્યાં જેટલા પણ ઋષિ થયા એમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ ઋષિ બધા ગ્રહસ્થ જ હતા અને એમાં પણ મોટે ભાગે ક્ષત્રિય હતા બ્રાહ્મણ ઋષિ બહુ ઓછા થયા ઋષિ હોવાનો સન્યાસી નહીં સમજવાનો હા નથી તો કયા ઋષિ એ સન્યાસી લીધો ઋષિ નો મતલબ સંન્યાસી નથી થતો ઋષિ નો મતલબ જેને મંત્ર નો સાક્ષાત્કાર થયો છે મંત્ર ના અધિદેવ નો જેને અનુભવ થયો છે એને ઋષિ કહેવાય કે તમને થાય તો તમે પણ ઋષિ કહેવા ના એવું નથી એને આપણે વિરક્ત કહી શકીએ પણ સંન્યાસી નહીં સંન્યાસ માટેની તો દીક્ષા છે કોઈ વ્યક્તિને વિરક્તિ થાય એ સંભવ છે અથવા કોઈ સ્પેસિફિક રીઝનથી કોઈ તપસ્યા કરે કોઈ કામનાની પૂર્તિ માટે એ થઈ શકે જેમાં અર્જુને તપસ્યા કરી હતી કે એવા દ્રષ્ટાંતો મળે છે આપણને કલિકાલમાં તો આ બંને નિષિદ્ધ છે કેન્સલ કરેલા છે વાનપ્રસ્થ તો વન જ નથી રહ્યા હવે વાંધો થાય ક્યાં અને સંન્યાસનો પણ નિષેધ છે એમને ત્યાં કેવા હશે આ લોકો એ લોકો તો સાધુ કહે છે ને સંન્યાસી નથી કહેતા સંતો કે સાધુ એમ કહે છે એ લોકો એમને કઈ કક્ષામાં મૂકે છે એમને ત્યાં વર્ણન વ્યવસ્થાના વિષયમાં એ નથી એ લોકોનો એક સ્વતંત્ર ત્યાગનો પ્રકાર છે શાસ્ત્રીય પ્રકાર સાથે એનો મેળ નથી કેમ કે વિવાહ ન કરવાના અર્થમાં બ્રહ્મચર્ય ત્યાં છે પણ વેદાધ્યયનના માટે બ્રહ્મચર્ય નથી તે જ રીતે સાધુ કે સંતના રૂપમાં જે છે એ એક એમને બીજા સમાજના વર્ગથી અલગ એક નામ આપવા પૂરતું છે પણ એમ ઋષિના અર્થમાં આપણે જે રીતે શબ્દનો પ્રયોગ કરીએ છીએ ઋષિ કે મુનિ એ અર્થમાં એ કોઈ શાસ્ત્રમાં બતાવેલી કેટેગરી નથી અને એ એમના સંપ્રદાયની મંત્ર દીક્ષા લેવીને સાંપ્રદાયિક વિધિથી ભગવા વગેરે કપડાં પહેરવા જે આપણે ત્યાં સંન્યાસ નિર્ણયમાં કહ્યું છે કે આસક્તિ છોડાવવા માટે ભગવા વગેરે તમે પહેરવા તો પહેરી શકો પણ એનો કોઈ નિયમ નથી એના આસપાસનું કંઈક એમણે લીધેલું છે શાસ્ત્રીય પ્રકાર નથી બુદ્ધ નું હા શું પણ બૌદ્ધ છે એ વૈદિક ધર્મ ને ક્યાં માનતા હતા એનો પોતાનો સ્વતંત્ર ચારનો પંથ ચલાવ્યો એટલે એનો સંન્યાસ એ સંન્યાસ શબ્દનો અર્થ વૈદિક સંન્યાસ કે વર્ણાશ્રમ વાળો સંન્યાસ નહી કહ્યોનો પણ બુદ્ધ સંપ્રદાયનો પોતાનો એક સ્વતંત્ર સંન્યાસ થયો ગયો નહી આવું નતે જે સંન્યાસ લેવા ચાહે તો લઈ શકે ગુરુ ધર્મના નિયમ પ્રમાણે પણ બુદ્ધ ધર્મમાં સંન્યાસ જેને ન લીધો એવા પણ બુદ્ધના અનુયાયી તો બની શકે એ આપણે ત્યાં જે વર્ણાશ્રમમાં છે તે જ બધું જૈનોમાં બુદ્ધોમાં બધામાં એ જ પ્રકારે છે એ ગ્રહસ્થ પણ હોય એટલે એને સંસારી કહે છે જૈનો શું કહે છે ગોપાલદાસ અધ્યયન કરાવતા એમ ને જો એવું છે એક ધ્યાનથી વાત સમજો કે જ્યારે કોઈને ઋષિત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એ આ જે વર્ણનની વ્યવસ્થા છે ને એનાથી ઉપર ઉઠી ગયો વ્યક્તિ કહેવાય એના ઉપર પછી આ બંધનો કે આના નિયમો જે આપણા માટે લાગુ પડતા હોય એમના ઉપર લાગુ પડતા નથી હોતા જેમ સ્કૂલ કોલેજ ની અંદર તમે જુઓ અથવા સમાજમાં એવા પણ તમે દ્રષ્ટાંત જુઓ મ્યુઝિકના ક્ષેત્રમાં કે તમે એને જે વાદ્ય વગાડવાનું કહો તે વાગે જે ગાવાનું કહો તે ગાઈ શકે આપણે કોઈ એકાદની અંદર આપણો આપણી કુશલતા હોય એ હરફન મોલા કહેવાય એના દરેક બાય સિદ્ધાંતો હવે એવી કક્ષા ઉપર પહોંચેલી વ્યક્તિ છે એના ઉપર આપણા નાતા નિયમો છે લાગુ નથી કરી શકતા એમ જે લોકો વૈદિક મંત્રના દ્રષ્ટા હતા અને જેમના એ મંત્રના અધિદેવ છે જેના સામે હાજરા હાજર હતા એ કક્ષા ઉપર જે પહોંચેલા હતા એ જુદી કક્ષા છે કર્તવ્ય તો એ પણ પોતાના વર્ણાશ્રમ અનુસાર જે હતા તે પાળતા જ હતા વિશ્વામિત્ર અને વશિષ્ઠના પ્રસંગમાં જે આપણે વાત જોઈ છે એમાં આપણે એ જ તો વાત હતી ને કે વશિષ્ઠે વિશ્વામિત્રને એમ કહ્યું કે મારો જે યજ્ઞ યાગા છે અને મારો જે ગ્રહસ્થીનો ધર્મ છે એના નિર્વાહ માટે મારી આ ગાય છે એ મને બધું જ આપે છે અને તમે તો રાજા છો તમારી પાસે ગૌશાલામાં હજારો લાખો ગાયો છે તો પ્રજા પાસેથી એક વ્યક્તિ પાસે એક ગાય જેનો સર્વસ્વ છે એ તમે લઈ લો તો એ રાજાની દ્રષ્ટિથી ઉચિત તમારી વૃત્તિ ન ગણાય વશિષ્ઠ પોતે વૈદિક કર્મ કરતા હતા ને પરશુરામજી હતા પરશુરામ ક્ષત્રિય નહીં બ્રાહ્મણ હતા परशुराम ब्राह्मण હતા વિશ્વામિત્ર ક્ષત્રિય સક્રિય આત્માનું નમન પાઠ કર્યો કોણ પરશુરામ ब्राह्मण હતા હા તો સચ્ચદાનંદ આ એમને કરવું પડ્યું જા જ્યારે જે રક્ષણ કરનારા રક્ષણ કરતા થઈ ગયા એટલે એમને સસ્મ લેવા પડ્યા ના એટલે એ શું છે કે ફિક્સ એટલે તમે આયુર્વિભાગ ક્રમ છે મનુષ્યના સો વર્ષના આઈડિયલ આયુષ્યની કલ્પના કરીને પચીસ પચીસ વર્ષ એક એક આશ્રમ માટે તમે ડિવાઈડ કરી દો હવે કોઈનો ઉપનયન જ આપણે જોયું ઉપનયનનો કાળ કે ક્ષત્રિય કે વૈશ્ય કોઈ એવો હોય કે જે વીસ બાવીસ વર્ષનો ગર્ભો થઈ જાય પછી એનું ઉપનયન થાય તો વેદાધ્યયન ક્યારે પૂરું થાય હજી બીજા પચીસ વર્ષ ચાલે એમાં તો પછી ઓલું જે પચીસ પચીસ વર્ષનો ડિવિઝન છે કામ ના લાગે ને એના માટે તો એ એમ કે છે કે નહીં હું હજી વીસ વર્ષ રહીશ પછી નિરાત ઉતાવળ નથી અને મા આપ રૂલનો આપણે જોયું છે તો 8 વર્ષમાં સેવા થી આપ રૂલ ચાલી દીધો કમ્પ્લીટ કરી લીધો ફર પ્રચાર માટે થી આપ રૂલ જે બીજા લગભગ 18 વર્ષ એ 12 વર્ષ ઓર એક્સ્ટેન્ડ કર્યું થી 31 વર્ષના હતા ત્યારે વિવાહ કરે કે સુધી જે આશ્રમમાં તમને રોય આશ્રમના સત્વનો નિર્વાહ ચાલુ રાખવો જોઈએ સમાવર્તનની વિધિ કરાવવાથી સમસ્યા થાય કેમ કે તે વખતે બ્રહ્મચર્ય આશ્રમના બધા કર્તવ્યો છે સ્ટોપ થઈ ગયા પછી જો તમે ગ્રહસ્થ નથી તો તમારા માટે કોઈ નિત્ય એટલે કોઈ રૂટીન તમારા માટે રહ્યો જ નહીં જેમ તમે તમારું ભણવાનું પૂરું થઈ ગયું અને નોકરી ન લાગ્યા એના વચલો જે પીરિયડ છે એમાં માણસ પ્રત્યેક દિવસ એના માટે બહુ મોટો ક્વેશ્ચન માર્ક થઈ જાય આજે શું એ રીતે અનાશ્રમી વધારે સમય ન રહેવું જોઈએ પરિસ્થિતિ વર્ષ થાય તો જુદી વાત છે આ થઈ ગયું સ્પષ્ટ હવે કોઈ વિષય રહ્યો છે આપણો તમારી નોટ દેખાણ તો ખરી મને જોઉં તો હા વિધિ નિષેધના વિષયમાં બાકી રહ્યું હતું શું સમજાવ્યું શું લખ્યું છે કૃપા હા હા એટલે એ શાસ્ત્રમાં શાસ્ત્રાજ્ઞા જે છે એ વિધિ અને નિષેધના રૂપમાં છે અને એક આપણે જોયું કે એમાં અર્થવાદ પણ હે તમે જોયું કે તમે હતા ત્યારે હા હા હા એટલે હવે આ જે આપણે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ વર્ણાશ્રમ અને ધૃતિક્ષમાધમ વગેરે એને એ રૂપમાં આપણે સમજ્યા એના સંબંધમાં શાસ્ત્રમાં શાસ્ત્રાજ્ઞા એ ધર્મ છે એના બે ભેદ આપણે જોઈ શકીએ એક વિધિ વિધિનો મતલબ આજ્ઞા વિધાન અને નિષેધ આ બંને વિધિના જ પ્રકાર છે નિષેધની વિધિ અને કર્તવ્યની વિધિ આ જે વિધિ છે એ પ્રવૃત્તિ માટે છે નિષેધ નિવૃત્તિ માટે વિધિનું પાલન કરવાથી પુણ્ય થાય અને નિષેધ જેના વિષયમાં છે એ બધા પાપ કર્મ છે પાપ કર્મ થી નિવૃત્ત થવું જોઈએ જો નિવૃત્ત નથી તો પાપ થાય હવે શાસ્ત્ર ને આપણે જોઈએ તો શાસ્ત્રમાં આ જાતની વિધિ અને નિષેધ આજ્ઞા સિવાય સ્તુતિ છે સ્તુતિ પછી કથાઓ છે ઉપાખ્યાન છે ભૂગોળ છે ખગોળ છે રાજાઓની વંશાવલી છે ઈશ્વરનું ચરિત્ર છે જ્ઞાન છે ચિંતન ઉપનિષદ વગેરેમાં હવે આ બધી વસ્તુઓ છે એ વિધિ અને નિષેધ આજ્ઞાના રૂપમાં નથી તો એને આપણે ક્યાં એની પ્લેસમેન્ટ શું અથવા વિધિ નિષેધ સાથે આનો શું સંબંધ એ આપણે વિચારવું જોઈએ કેમ કે ધર્મનું લક્ષણ આપણે જો શાસ્ત્ર આજ્ઞા એમ કરતા હોઈએ તો આજ્ઞા સિવાયનો જે શાસ્ત્રમાં આપણને જે કંઈ પણ મટીરિયલ મળે છે એને આપણે શું કહીશું એને અધર્મ કહીશું કે ધર્મથી ઇતર તેમજ ટાઈમ પાસ છે ખાનાબૂંદી કરેલી છે એના માટે એક શાસ્ત્રમાં પ્રયોગ છે શબ્દનો અર્થવાદ એ અર્થવાદ બે રીતે છે નિંદાર્થવાદ અને બોલ હા નિંદાર્થવાદ અને સ્તુત્યર્થવાદ નિંદાર્થવાદ અને સ્તુત્યર્થવાદ આ જે પાપ કર્મ છે એની નિંદા છે અને જે આ પ્રવૃત્તિ કે પુણ્ય કર્મ છે એની સ્તુતિ છે હવે શાસ્ત્ર જેમાં પ્રવૃત્તિ કરાવવા માંગે છે એની સ્તુતિ કરે છે એટલે એના વખાણ કરે છે એને પ્રમોટ કરે છે અને જેનાથી નિવૃત્ત કરાવવા માંગે છે એવા પાપ કર્મની શાસ્ત્ર નિંદા કરે છે એ નિંદા અને સ્તુતિ કયા રૂપમાં છે બાકી બધું જ જે છે એ આના રૂપમાં છે દાખલા તરીકે આપણા નીતિકરોમાં જોયું કે દેવ યજન દેવ પૂજા ઈશ્વર પ્રણિધાન એ વિધિ છે એ પ્રવૃત્તિ એવા પ્રવૃત્તિ કરવી જોઈએ એનાથી પુણ્ય ફલ થાય હવે દેવનું મહાત્મ્ય દેવની સ્તુતિ એના ગુણો એના લીલા કર્તવ્યો છે કર્મો છે એનું વર્ણન એમના ભક્તોનું ચરિત્ર આ બધું જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એનાથી આપણી પ્રવૃત્તિ દેવ પૂજનમાં થશે એમાં આજે આપણને ગાંધીજીના પાઠ ભણાવવામાં આવે સુભાષ બોઝના કે થોડા સમય પછી નરેન્દ્ર મોદીના પણ આવશે હવે આ બધા આપણને શું કામ ભણાવવામાં આવે છે આ બધો અર્થવાદ છે એની તમે એમના જીવનમાંથી પ્રેરણા લો અને એવું કંઈક કરો એ તાત્પર્ય છે તો એ બધા સૂત્ય અર્થવાદ છે એ જ રીતે જેટલા પણ એવા અપકર્મો છે એના સંબંધમાં નિંદાર્થ વાત કહેવામાં આવે છે જેનાથી મનુષ્યને એ એવા કર્મો પ્રત્યે ગ્લાની થાય પાપનો ભય થાય અને એ કર્મોથી દૂર જાય ચાલશે તો આજ્ઞા એ ધર્મ છે એ આજ્ઞાઓ પ્રવૃત્તિ માટેની પણ છે અને નિવૃત્તિ માટેની નિષેધ આજ્ઞાઓ પણ છે વિધિથી પુણ્ય થાય છે નિષેધ જે વિષયમાં છે એનું પાલન નહીં કરવાથી પાપ થાય છે એમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરાવવા માટે નિંદા અને સ્તુતિ એની પ્રશંસા આ રીતે શાસ્ત્ર ઠીક છે ઠીક છે થઈ આજે અહીંયા આપણે બ્રેક કરીએ ઓમ ક્યાં છે એટલે કોઈ આવ્યો ને એટલે ઉડાજી પછી ચાલુ હોય રેકોર્ડ એ ચાલુ હોય તો થોડો કીર્તન રખન છે છે તો કારણ કે કાલ થોડી એટલે બહુ હો ને હરિયાળી જાય ડોળા ત્યારે બાવા આખી વીસ મિનિટ સુધી લેટ આવ્યા